આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા ઝીણકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો બેંગ્લોરમાં બેઠા બેઠા રાઘવ અને અનુશ્રી બા વાર્તા સાંભળે છે આવો આવો રાઘવભાઈ અનુશ્રી બા આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હો કાન દઈને સાંભળજો અને પછી આ વાર્તા તમારા ભાઈ બન ને બેનપણીઓને કહેજો ઘરમાં બધાને કહેજો યશવંત કડીકરની આ વાર્તા છે હો એમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે હંસણી મરઘી અને બતક એક જંગલમાં હંસણી મરઘી અને બતક રહેતા હતા ત્રણેય વચ્ચે સગા ભાઈ બહેન જેવા હેત અને પ્રીતો ત્રણેય પોત પોતાની જાતને ખૂબ જ બુદ્ધિમાન સમજતા હતા પણ હકીકતમાં ત્રણેય હતી બિલકુલ મૂરખ ત્રણેયમાંથી ને પરસ્પર સંતોષ ન હતો કોઈને સંતોષ નહીં હંસણી કહેતી શી વાત કરું મને તો વિધાતા ઉપર ખૂબ જ ગુસ્સો આવે છે ગુસ્સો વિધાતા ભગવાન જુઓ આ વિધાતાએ મારા દેહ પર કેટલા બધા પીંછા લાદી દીધા છે હું પૂછું છું શો લાભ છે એનાથી મારા માટે તો એ ભારરૂપ છે ભારરૂપ જો આ પીંછા મારા શરીર પર ન હોત તો કેટલું સારું થાત હંસણીએ તો આવું કહ્યું બોલો મરઘી કહેતી અરે મને તો મનમાં એવું થાય છે કે જો મને વિધાતા સામે મળી જાય તો પૂછું કે રંગ રૂપ તો આપ્યા એવા લોભામણા આપ્યા કે વાત ન પૂછો પણ બોલી આપી છે એકદમ ગંદી ભગવાને મને આવા રૂપને શું ચાહવાનું સાચું કહું છું કે જો કોઈ ગાવા માટે કે ને તો શરમની મારી ધરતીમાં સમાઈ જાઉં ભલા ફાટેલા વાંસ જેવા અવાજમાં કેવી રીતે ગાવ આવો તે કઈ અવાજ હોતો હશે આવો તો કઈ અવાજ હોતો હશે મરઘી તો આવું કહેતી બતકે કહ્યું અરે મારી સાથે તો વિધાતાએ ખૂબ જ જુલમ કર્યો છે મારું શરીર તો એવું સુંદર બનાવી દીધું પણ પગનું તો સત્યાનાશ વાળી નાખ્યું પગનું સત્યાનાશ જુઓ મારા પગ ઝડપથી દોડી પણ ના શકું ચપટા ને અણિયારા પંજા આ શું પણ પગ કાંઈ પગ કહેવાતા હશે બગલાજીના પગ જુઓ આ એમના લાંબા લાંબા પાતળા પગ કેવા સુંદર લાગે છે જો મારા પગ પણ આવા હોત તો કેટલું સારું થાત ત્રણે સાથીઓ રોજ આ રીતે વિધાતા ને વગોવતા રહેતા હો ભગવાનનો વાંક કાઢ્યા કરે ત્રણે વાર વિધાતાએ એમની વાત સાંભળી લીધી અનુશ્રી બા અને રૂબરૂ બોલાવીને હસીને કહ્યું ઈશ્વરે ઠીક છે તમે જેવું ઈચ્છો તેવું થશે કાલે સવારે સૂર્ય ઉગતા જ ત્રણેયની ઈચ્છા પૂરી થઈ જશે લો બોલો ભગવાને તો તથાસ્તુ કીધું રાઘવ બીજા દિવસે આ હંસણી પોતાના શરીર પરથી બધા પીંછા જતા રહેવાથી ખુશ થઈને નાચવા લાગી મરઘી પણ ખુશ થતી ચીસ પાડી ઉઠી હો બતક પોતાના લાંબા લાંબા પગોને જોઈને આમથી તેમ આમથી તેમ દોડવા લાગ્યું હંસણી જ્યારે છાંયડામાં ઊભી રહેતી ત્યારે એને ઠંડી લાગતી અને જ્યારે તે તડકામાં જ હતી ત્યારે ગરમીના કારણે એની ખરાબ હાલત થતી હો એના શરીર પર પીંછા તો હતા નહીં જેથી તે ઠંડી કે ગરમી સહન કરી શકે પીંછા તો હવે નહોતા હવે એને ખબર પડી કે પીંછા એના માટે કેટલા જરૂરી છે આજ પીંછા એને ઠંડીમાં રક્ષા કરતા અને ગરમીમાંય રક્ષા કરતા આ બાજુ નાસ્તા વખતે મરઘી પોતાના પીલાને પોતાના બચ્ચાને બોલાવવા માટે જોરથી બૂમ પાડી ઉઠી એનો અવાજ તો હવે બદલાઈ ગયો હતો પીલા માટે આ અવાજ નવો અને ડરામણો હતો એનો અવાજ સાંભળીને પીલા નજદીક આવવાને બદલે મરઘીના બચ્ચા નજદીક આવવાને બદલે ભાગી ગયા બિચારી મરઘી માટે આ નવો અવાજ મુસીબત રૂપ બની ગયો રાઘવભાઈ અને પેલી બાજુ પેલું બતક નાચતી કૂદતી તળાવમાં નાવા માટે ગઈ પણ પાણીમાં કૂદતા જ એને કાદવ ચોટી ગયો હવે તો તે બિલકુલ તરી શકે તેમ નહોતી એ સમજી ગઈ કે એના ચપટીદાર અણિયારા પંજાના કારણે જે ઝડપથી તરી શકતી હતી સાંજના ફરી આ ત્રણેય સાથીઓ એક જગ્યાએ ભેગા થયા ભાઈ ત્રણેયને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી હો તે સમજી ગયા હતા કે વિધાતાએ તો તેમને બરાબર બનાવ્યા હતા ભૂલ આપણી જ હતી કે આપણે ઈચ્છાઓ ખોટી કરી વિધાતાને આ ત્રણેયની સ્થિતિ જોઈને દયા આવી હો ઈશ્વર તો દયાળુ છે ને એટલે વિધાતાએ આ ત્રણેયને પહેલા જેવા પીછા બનાવી દીધા અચાનક પોતાના પીંછાવાળા શરીરને જોઈને હંસણી ખુશથી ના ખુશીથી નાચી ઉઠી મરઘીને એનો અવાજ પાછો આપ્યો એટલે તો કુકડે કુક એમ બોલતી પોતાના પીલા અને બચ્ચાને શોધવા ચાલી ગઈ અને બતક બતક ચપટીદાર અણિયારા પંજાવાળા પગ જોઈને તળાવમાં કૂદી પડ્યું ભાઈ <laughs> તો ભાઈ રાઘવભાઈ અનુશ્રીબા આવી હતી આ ત્રણેય પંખીઓની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં વિધાતા આવશે મરઘી આવશે હંસણી આવશે અને આપણે બધા એમની સાથે રમીશું હો આવજો